આવો આવો મારા વાલકુડા એવા ભટુરી આવો મારા નાનકુડા નાનકુડા બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો હર્ષિવ અને અથર્વ વાર્તા સાંભળવા આવ્યા છે આવો આવો હર્ષિવ ભાઈ અથર્વ ભાઈ આજે હું તમને બધાને એક સુંદર મજાની વાર્તા કહેવાનો છું ધ્યાન દઈને સાંભળજો કાન ખુલ્લા રાખીને સાંભળજો આ વાર્તાનું નામ છે મોચીની ચતુરાઈ ધ્યાનથી સાંભળજો ભાઈ ઘણા સમય પહેલાની આ વાત છે એકવાર રણનો રહેવાસી રણ જોયું છે તમે અરે રણમાં ખૂબ બધી રેતીઓ હોય રેતી રેતી ને રેતી ને ઢગલા હા આ એવા એ રણનો રહેવાસી એવો એક આરબ માણસ હતો એ એક શહેરના બજારમાં ગયો ત્યાં એને મોજડીની એક જોડી બહુ ગમી ગઈ આ પગમાં પહેરવાની મોજડી આરબે ઘણી રકજક કરી તે છતાં મોજડી બનાવનાર મોચી મોજડીઓનો ભાવ ઘટાડવા એકનો બે ન થયો ભાઈ એટલે ચીડાઈને પગ પછાડતો પેલો આરબ તો મોચીની દુકાનની બહાર આવ્યો અને મોચીને કહેવા લાગ્યો વાહ ભાઈ તે તારી મોજડીની કિંમત તો મારા ઊંટની કિંમત જેટલી ભારે રાખી છે કેવું પડે હો તું તો મોજડીની કિંમત જ ઘટાડતો નથી તું જોડા નહીં પગરખા નહીં પગમાં પહેરવાની મોજડી નહીં પણ જાણે ઝવેરાત વેચતો લાગે છે એમ ને આરબની આવી તોછડાઈથી પેલા મોચીને બહુ માઠું લાગ્યું હો ભાઈ અને એણે આરબનું ઊંટ પડાવી લેવાની મનમાં ગાંઠ વાળી કે એક વખત તો આની પાસેથી એનું ઊંટ લઈ જ લેવું છે પછી ભલે ને પાછળથી આપી દઉં પણ એને ખબર તો પડે કે મેં બનાવેલી મોજડીની કિંમત મેં નક્કી કરી છે એટલે એણે એવી મનમાં ગાંઠ વાળી કે આ ઊંટ એની પાસેથી પડાવી લેવું છે આરબ તો ઊંટ પર બેસીને પોતાના પડાવ તરફ જવા લાગ્યો પાછો આરબ ક્યાં જવાનો હતો તેનું અનુમાન કરીને મોચી તો મોજડીઓ લઈને દોડ્યો અને ટૂંકે રસ્તે થઈને એ આરબ કરતા આગળ નીકળી ગયો અથર્વ અને પછી તો હરશિવ એણે એક મોજડી રેતીમાં અડધી ખોસી દીધી હો ભાઈ ત્યાર પછી એકાદ ગાંવ દૂર જઈને એણે બીજી મોજડી પણ રેતીમાં અડધી કોસી દીધી અને શું ખેલ થાય છે તે જોવાય નજીકમાં છુપાઈ ગયો કેવો ચતુર તમે જોજો આ થોડીક વારમાં આરબ એ રસ્તેથી પસાર થયો એણે રેતીમાં અડધી ખૂંપેલી મોજડી જોઈ અને એ તો મનોમન બબડો કે આ તો પેલી મોચીની બનાવેલી મોજડી લાગે છે પણ એ એક મોજડીને શું કરે આખી જોડી હોત તો હું ઊંટ ઉપરથી નીચે ઉતરીને લઈ લેતો અને એ ત્યાં અટક્યા વગર આગળ વધી ગયો હો ભાઈ ત્યાંથી એકાદ ગાવ આગળ ગયા પછી આરબને બીજી મોજડી દેખાય આરબ વળી પાછો બેબડો અરે રે મેં પહેલી મોજડી લઈ લીધી હોત તો મારી પાસે આખી જોડી મોજડી થઈ જાત એને થયું કે એણે પાછા જઈને પહેલી મોજડી લઈ આવવી જોઈએ જેથી એની પાસે આખી જોડી થઈ જાય આરબનો પડાવ નજીકમાં જતો એટલે એણે વિચાર્યું કે ઊંટને શા માટે વધારે થકાવવું પાછું એવો વિચાર કરીને એ તો ઊંટના પગે વજન બાંધીને ઊંટને ત્યાં જ છૂટું મૂકીને પગપાળો મોજડી લેવા ચાલી નીકળ્યો હો ભાઈ એને ગયાને થોડીક વાર થઈ ત્યારે પેલો મોચી જ્યાં છુપાયો હતો ત્યાંથી બહાર આવ્યો અને આરબના ઊંટ પર બેસીને એને પોતાને ઘેર અંકારી ગયો આ બાજુ આરબ પહેલી મોજડી લઈને પાછો આવ્યો ત્યારે એને પોતાનો ઊંટ ત્યાં દેખાયું નહીં ભાઈ કદાચ ઊંટ પડાવ તરફ ગયું હશે એમ માનીને આરબ પડાવમાં ગયો પોતાના તંબુમાં ત્યાં જઈને જોયું તો આરબના દોસ્તારોએ એને પૂછ્યું એલા ભાઈ તું શહેરમાંથી શું લાવ્યો એ તો કે ઊંટ પડાવમાં નજરે ન પડ્યું એટલે દુઃખી થઈને આરબે જવાબ આપ્યો અરે ઊંટ ખોયું ને બદલામાં મોચીની મોજડીઓ લાવ્યો ઊંટની કિંમત જુઓ <laughs> તો ભાઈ દરેક વસ્તુની એક કિંમત હોય છે એના બનાવનારે એને નક્કી કરી હોય હા તો તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બધાને બીજી એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ જલ્દી જલ્દી આવી જજો પાછા આવજો